એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા ગાલગટિયાઓ મારો તોફાની બારકસો મારા ટમેટા અને મારા રીંગણાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો ભટુરિયાઓ આજે ખાસમ ખાસ દિવસ છે ઓ ભાઈ તમને બધાને ખબર છે આજે આ પૂજા અને દીવા બેનનો જન્મદિવસ છે આ દીવા બેન પૂજા બેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ મમ્મી પપ્પાના ગાલ ખેંચજો અને વાલકુડા વાલકુડા થાજો સાંભળો સાંભળો દીવા બેન પૂજા બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો આંખ બંધ રાખીને સાંભળજો <laughs> વાર્તાનું નામ છે કહાણી કહું કૈયા કહાણી કહું કૈયા સાંભળ મારા છૈયા છૈયે માંડું હાટ ત્યાંથી નીકળો ભાટ કહાણી કહું કૈયા સાંભળ મારા છૈયા છૈયે માંડુ હાટ ત્યાંથી નીકળ્યો ભાટ ભાટ ખોદાવે કુઈ ત્યાંથી નીકળો સુઈ સુઈ સંચાવે દોરો ત્યાંથી નીકળો વોરો વોરો ખાય દાળિયા કાઢે એટલા કાળિયા કાળિયા મેં વાડે નાખ્યા વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નાખ્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીછું મેં પાછાને આપ્યું પાછાએ મને ઘોડો આપ્યો ઘોડો મેં બાવળીએ બાંધો બાવળીએ મને સૂળ આપી સૂળ મેં ટીંબે ખોસી ટીંબે મને માટી આપી માટી મેં કુંભારને આપી કુંભારે મને ઘડુલો આપ્યો ઘડુલો મેં માળીને આપ્યો માળીએ મને ફૂલ આપ્યા ફૂલ મેં મહાદેવને ચડાવ્યા મહાદેવે મને લાડવા આપ્યા એ લાડવા મેં ખાધા એ લાડવા ભાઈએ ખાધા એ લાડવા બહેને ખાધા એ લાડવા બાએ ખાધા એક લાડવો વધો તે કાકા માટે રાખ્યો એક લાડવો વધો તે કાકા માટે રાખ્યો પણ કાળિયો કૂતરો આવ્યો પણ કાળિયો કૂતરો આવ્યો તે લાડવો ખાઈ ગયો તે લાડવો ખાઈ ગયો ને કાકા ભૂખ્યા રહી ગયા કાકા ભૂખ્યા રહી ગયા તો ભાઈ પૂજા પૂજાબેન દીવાબેન જે આપતા રે બધાને આપે એ હંમેશા સુખી થાય તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આજે જન્મદિવસના લાડવા ખાજો ને બધાને ખૂબ ખવડાવજો બાય આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું 好久。